ભાવ થાય તો ભાવ થાય તો જોયા કરો વર્તન થાય તો જોયા કરો વાણી બોલી જવાય આપડે વાણી નીકળે તોય જોયા કરો વાણી જુદા રહેવું થઈ જવું જોઈએ જુદા રહેવું થવું જોઈએ મિનિટ પછી જુદા થાય પણ તે થવું જોઈએ થોડી વાર પછી જુદું થાય તો સ્ટેપિંગ લે એટલે ખરાબ થઈ જાય અને અમે તો જોઈએ છે અંબાલ આ જ્ઞાની પુરુષ વાતો કરતા હોય તે અમને દેખાય બધું જે જે કરતા હોય દેખાય અમને એને તમારે તો આ કરવાનું તારે તો કરવાના અત્યારે પહેલો સ્ટેપ દૂર ના થાય એકદમ બહુ જાતું નું છે ને એટલે એકાદ સ્ટેપ વધારે એટલે બે ત્રણ અવતાર કહી દે બે અવતાર કહી દાદા અમારા બીજા અવતારમાં પણ અમે આવી રીતે જુદા જ રહેવાના અમે મારું શરીર જુદું રહેશે બીજા અવતારમાં ત્રીજા અવતાર આજ ભાવ વધવાના આજ ભાવ વધવાના ભાવ અને આપણા જ માતા ભેગા થશે સમજાવવા

દાદા એ કહીએ કે મારે બોલવું બહુ નથી તો કેમ બોલાયું કે મારે બહુ બોલવું નથી તો કેમ બહુ બોલાય છે કે આટલું બધું બોલાવું શું તારે શું છે દાદા મળ્યા પહેલો તદ્દન બાર ખોટી દેખાય અને દાદા મળ્યા જેટલું છે એટલું બોલાશે બીજું નહીં બોલાય બીજું કશું નહીં બોલાય દાદુ મારી બેબી ને લઈને આવું સ્કૂલ માંથી હમણાં પાંચ મિનિટ માં હા જઈ આવો પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન વસ્તુનો પત્ર જ્ઞાન મળવાની નાશ થાય છે એમ નિશંક માનવું ત્રીજું જ્ઞાન ની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે છતાં જીવ લોક લજ્જાથી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ જ અનંતાનું બંદી કસાયનું મૂળ છે ચોથું જ્ઞાનની પ્રાપ્તિ જે ઈચ્છવી તેણે જ્ઞાની ઈચ્છાએ ભરતું એમ જિગાત માર્ગિક સર્વશાસ્ત્ર કહે છે પોતાની ઈચ્છા એ ઈચ્છાએ અનાધિકાર થી રખડ્યો છે પાંચમું જ્યાં સુધી પ્રત્યક્ષ ઈચ્છા એ એટલે ભક્તિમાં જોડાય નો જરૂર નથી શા માટે ધર્મ નો લોભ ના જાય બહુ જીવી જાય નૈઋત્ય મૂર્તિ મારે ચિત્તના એ રહેતો વિધા ઉત્પન્ન થાય ના થાય કોઈ કોઈને ના થાય થાય એના કોઈ કોઈને ના થાય સાચું જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષા કર્યા વિના ઉપદેશક પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનીનો હેતુ થતો નથી માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય તત્વ છે એમ ભક્તપૂર્વએ કહેલું છે આઠમું આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે નવમું ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને દ્વારાથી મોક્ષ થવો થવાનો એ જ ઉપદેશ કર્યો હતો દસમું પરીક્ષિત રાજાને સુખદેવજીએ ઉપદેશ કર્યો છે અગિયારમું અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાની જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાની આજ્ઞાનો આરાધક અંત મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે બારમું શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવની અધિકારી થવા માટે કહી છે મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા આરાધવી જોઈએ આપણી પાંચ આજ્ઞા દાદા એ આરાધના હોવી જોઈએ બરાબર તેવું આ જ્ઞાન માર્ગની શ્રેણીએ કઈ એ પાના વિના બીજા માર્ગથી મોક્ષ નથી ચૌદમું એ ગુપ્ત તત્વ ને જે આરાધા છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે જે ગુપ્ત તત્વને જે આરે છે ગુપ્ત તત્વ એ શુદ્ધાત્મા તત્વ બીજા આરાધના ના કરાય એટલે એને પ્રત્યેક અમૃત મળે નહીં ગુપ્ત તત્વ ગુપ્ત તત્વ ગુપ્ત પૂજવાનું જમવાનું આપણે મૂકે ને વાત લઈ લઈ લાવ શોભે છે કેવા શોભે છે શોભે છે શોભે છે શોભા આપે છે કામ નથી ને એ કઉ છું છતાં રડવું બંધ ના કર શાંતિ ના આપે ને દાદા નો બંધ કરાવી દે બહુ જ ભલા છે દાદા નો સત્સંગ કરવાનો કઈ કામ હોય આ હોય મગજ કરવાનો તો વહેલા વહેલા ઘરનું કામ મૂકીને પણ બધાને ઘરે આવી જાય ક્રમાંક કેટલા કરવાના આપણે પ્રતિક્રમણ કેટલા કરવાના અને જૂના દોષો ના પ્રતિક્રમણ કેટલા કરવાના જૂના દોષ કરવાના જૂના દોષો ના ભારે ભારે એટલે એવું ના સમજી અંબારી અંબારી યાદ કરી એટલે યાદ આવે એટલે દોષ કરવા ના યાદ આવે એટલે આપણને દોષો ના યાદ આવે પછી નહીં કરવાના થયેલા દોષો યાદ આવે કરવા નહી તો આપણને બુદ્ધિ ટેપ લાગે કે આ દોષ પહેરેલો હોવો જોઈએ બધા નવરાશ એક સમય એવો આવે ખરો ને કે પત્રિકામાં કરવાનું કાર્ય પણ બંધ થઈ જાય હા આવ્યું ભેગું કરવું હજે કરવું મોટું કરવું ના પણ કાર્ય એટલે શું કે કોઈ પણ જાતનું લાગતું ન હોય કે કોઈ પણ ની અંદર રાગ દ્વેષ લાગતો નહીં હોય તો કાર્ય એ પ્રતિક્રમણ કરવાનું કામ બંધ થઈ જાય જરૂર નહીં તમને કોઈ પણ કાર્ય તમે કરો બરાબર એની લાગે દ્રવ્યમાં નહીં એટલે કોઈ દોષ કરવો એટલે કેટલી ના એમ થાય કે કદાચ એ મટોડું બટોડું રહી ગયું છે લાવે પાછું ધોઈ કાઢું પુસ્તકમાં હતું નાગસ્વામી ભગવાન ત્યાં દરરોજના અચાર પ્રતિક્રમણ કરતા દરરોજના અચાર તો જે આપણે કર્મ કર્યા છે અથવા એવા ના આવ્યું નહીં પણ અનંત અવતારના એ પ્રતિકોણ કરતા અનંત અવતારના કે જે અવતારમાં ભટકી ભટકી ના એટલે કઈ રીતે ના એટલે પ્રતિકોણ કરે જ જાય બીજું કશું નહીં પણ દોષ જોયા વગર પ્રતિક્રમણ કેવી રીતે કરો દોષ જોયા વિના પ્રતિક્રમણ કરે એટલે કે કોઈ પણ કોઈ પણ જીવાત્માની માફી માંગો કોઈ પણ જીવાત્મા અનંત કાળમાં મેં કોઈમાં ભૂલ્યા કોઈ પણ તે બસ બોલ્યા જ કરો વાર બોલવાનું દરેક સવાલ છે કે આપણે સુધાર્થમા ની પ્રાર્થના કરીએ સુધાર્થમા ની ભક્તિ કરીએ અને દાદા ની ભક્તિ કરીએ બે માં તફાવત ખરો કોઈ તફાવત કઈ કોઈ તફાવત દાદાની વિશેષ ફળે હા દાદાની વધારે ફળે સુધારમાં જોયું નથી પ્રત્યક્ષ છે પેલો તમારો આત્મા છે ખોટું નથી એમાં મુખ્ય વસ્તુ છે ને આ સારું રહે આપડે તો જાણી લેવાનું કામ છે કયું કરવાનું નથી જાણી લેવાનું સમજી લેવાનું બરાબર આપણે જે પ્રતિક્રમણ ની વાત થઈ તેની અંદર આપતાવાણીમાં મેં વાંચ્યું હતું ના લખાણ ની અંદર કે સંવાદ થાય છે કોઈ રાજાના છોકરા ખબર નહીં અને બુદ્ધ ભગવાન નું તો એક જણ કહે છે કે પ્રતિક્રમણ કોઈ પણ વસ્તુ ખોટી થઈ હોય તે ના કરવાના ચંદ્રકર ગૌતમ પેલા ગૌતમ તું કે ના ખોટી વાત કે ના તું જઈને પ્રતિક્રમણ કરી આનંદ શ્રાવક સાચો છે એટલે પછી એ ગયા આનંદ શ્રાવક એવું કહ્યું કે મેં ખોટું કર્યું નથી એટલે પ્રતિક્રમણ નહીં કરું ગૌતમ સ્વામી ની દ્રષ્ટિ એમ હતું કે ખોટું છે એટલે એનું પ્રતિક્રમણ કરવાનું તો પછી મહાવીર પાસે આવે અને મહાવીર ને પૂછે છે તો મહાવીર કે ગૌતમ તું ખોટો છે તું ત્યાં જઈને પ્રતિક્રમણ કરી આવ કરી આવ તો તમે શું પૂછવા શું માંગો છો એટલે ખોટાનું જ પ્રતિક્રમણ કરવાનું હોય કે ખરાનું પણ ખરેખર તમે ભૂલ કરી હોય તો જ પ્રતિક્રમણ કરવાનું ન કરી હોય તો પછી પ્રતિક્રમણ આપણે દિલ્હી અંદર લાગે ચોટતું જરા તમારું તમારા મોઢા પરથી ખબર પડે કે આને બિચારાનું અહિચ્છું લાગ્યું દાદા એનું બેબી છે બીજાનો ખોટા મને પછી મારા ફોટો તો મને મળશે બીજાના ફોટો પણ મને મળી જાય એ નમલો એટલે ઇન્સાન છે ને બે ત્રણ મહાત્મા બધું કાકું રહે છે બધા બરાબર અલગ તો બરાબર જેવું જેવું લાગે પડતું નથી થોડું ઘણું ફરી ગયું પણ જેવું જેવું લાગે પડતું નથી બરાબર ગુલાબ નથી પડતું ગુલાબી લંડન વાળા અમુક પછી રાજધાની એક્સપ્રેસ જે વિચારા કરે બધા ગલન જવું પડે ને હિન્દુસ્તાનમાં દસ થી પંદર થી વીસ ફોન આવતા છે આના શા માટે એમ વિચાર મળવાનો ટાઈમ મળતો નથી મળવાનો ટાઈમ જવું પડે ભાવના મારી પાસે ક્યારે આવે બધા સાહેબ બે લાખ ડોલર આપવું આવું આવું દસ ચાર લાખ ક્યાં કરે બે લાખ થી પોણા બે લાખ બોલતો નથી બધા ભાવના કરી બહુ સારો ભાવ છે ભાવ બહુ સારો કપડો ઉકાળી નાખી દેવો માણસ મમતા જ પ્રેમ નથી અરે એવું ને બધા બધાના જુદા જુદા વિચારો પણ આજે ગોદામ આવ્યો ને એનો સ્વભાવ દેખાવ બારોટિયા જેવો હતો <laughs> કેટલો દારૂ કેટલો તોફાન તોફાન તોફાન બધું જતો રહ્યું અરે સિગરેટ બીડી તમાકુ ખાતો જ ને એટલું બધું બધા થઈ જાય શરીર મુશ્કેલી મૂકી જાય ચલો ધીમે ધીમે એને કાઢવાનું ચશ્મો આપી શરીર એવું નહીં કરવાનું પણ એ જવાનું દાદા એ વહેલું મોડું એની જશે જવાનું છે પણ સંજોગો જોઈને એકદમ કરીએ ને તો મુશ્કેલ મૂકી કોઈ કોઈ આધાર જ ને સ્ત્રી છૂટી થઈ ગઈ છોકરો છૂટો થઈ ગયો નામ પાડી છે હવે નામ પાડ્યું પણ કોનું નામ હોય થી વધારે આત્માનું નામ કે તો આત્મા છો અત્યારે આત્મા છે તો કસ્તુરબેન કઈ પણ ઇફેક્ટ થાય ને ઇફેક્ટ થાય તમે પકડી લેતા નથી ને નહીં નથી લેતા છે નજીક આવતા નથી પાછળ છે પણ આ બધા કે આવો એટલે આપડે <laughs> મોટી સારી વાત કહેવાય આ બધા કે નજીક આવો વાત કઈ પૂછો પૂછો આમ શું વાંધો છે નથી બાપા <laughs> કસે જગા આ બધા ચૈતન્યધારી આત્મા છે એમની નજીક જ છે એમની એમની નજીકમાં જ છું બરાબર સંપૂર્ણ વિતરાગ છે બાકી છે હા પણ કોઈ જાતનું છતાં ટેન્શન ના હોય ટેન્શન કોઈ જાતનું ના હોય ભય ના હોય બધું કોઈ ના હોય એટલે આ બધા વિતરાગતા ઉત્પન્ન થઈ છે ચૈત્રાંતનું ફળ શું ટેન્શન રહી થવું લાભ શું ખોટું કહેવાય અમે કહીએ છીએ ને તો કહીએ જ છીએ કહીએ એ કે કરીએ છીએ મંદિરમાં બધું પ્રોગ્રામ કરે છે ને ત્યારે પૂજા ને બધામાં લાભ આપે છે હમણાં મહાવીર જયંતિ ઉજવેલી દાદા હમણાં હમણાં મહાવીર જયંતિ સંઘે ઉજવેલી હા જવું છે નહીં જાણવાનું આપણે કઈ કોઈ જાણીએ છીએ જાણવાનું કઈ કોઈ નથી જાણતા એની વાતચીત કરો આપણે બોલો સવાલ હોય મનમાં કેમ સામાન્ય તે દાદાને પૂછીએ એમ કે મારે પ્રશ્ન નથી પણ એમ કે આપણે વાતો કરવાની છે તો હું સાંભળું છું લોકો માટે પ્રશ્ન લોકો કાયમ પ્રશ્ન નથી પણ લોકો માટે પ્રશ્ન તો ઉભા હોય ભગવાન આવી રહી પણ પોતાનું કલ્યાણ થયા પછી લોકોનું કેમ કલ્યાણ થાય એવી એમની ભાવના હતી અને કર્યું હતું એમને તીર્થંકર થઈને ગોત્ર બાંધીને એટલે આપણે આ તમારે પ્રશ્ન ના આવે પણ લોકો માટે કઈ પ્રશ્ન તો ઉભા થવા જોઈએ લોકોને આંતરિક શું થાય છે એ તમને મળે બધા કહે નહીં આંતરિક અશાંતિ છે શાંતિ કોઈ મોડા પર પોતે પોતાનું છુપાવીને બધા વાત કરે માટે એની જો આપણે એવી સમજ બહાર પાડીએ કે જેથી લોકોને મને શાંતિ થઈ જાય એટલે એ વાતચીત કરો કે આપણે જે આપણે બધા ભેગા થઈને કંઈક બહાર પાડીએ અત્યાર સુધી બરાબર અત્યાર સુધી જે જાણ્યું એ જગત જાણ્યું જાણવું છે તો આત્માને જાણવું છે કંસુભાઈ કે છે કે અત્યાર સુધી જાણ્યું તો જગત જાણ્યું અને હવે આત્માને જાણવાનું છે હા અત્યારે જાણ્યું જગત જાણ્યું એને ભૂલવા જેવું છે અને આત્મા જાણવા જેવું છે દાદા એના માટે રાહ જોવાની એના માટે રાહ જોવાની આત્મા જાણવા માટે એમ અનંત રાહ જુએ છે ને પણ એવું તક તક મળવી જોઈએ ને ટ્રેન આવ્યા આવે નહીં ત્યાં સુધી રાત ટ્રેન આવી આપણે ખાતરી દે તો બેસી જવાય પણ આપણે કઈ બીજા રાજની ટ્રેન લાગે છે તો શું અટકી જાય પછી બીજી ગાડી જયારે આવતા ફરી એટલે કઈ એવો રસ્તો કાઢો લોકોને કામ લાગે એવું તમારી થોડી વાત કરો થોડી વાત હું કરું થોડા બધા વાતો કરે અને નિવેદો આવી જાય આત્મા જાણવા છે કેવી રીતે જાણવો આત્મા એ શું છે શબ્દ છે કે મૂળ વસ્તુ છે વસ્તુ તો વસ્તુ કેવા રૂપે છે બધું આમ જાણવાની જરૂર કેવા રૂપિયા શબ્દ બધા દાદા આત્મા કેવા કેવા રૂપે છે એમ પૂછે તમને આત્મા કેવા રૂપે છે કેવા રૂપે રહેલો છે જે રૂપ માણસ કલ્પી ના શકે એવા રૂપે કોઈ પણ માણસ કલ્પી ના શકે એવા રૂપે કલ્પના થી બહાર વસ્તુ છે કઈ વસ્તુ છે કલ્પના ની બહાર નિર્વિકલ્પ છે શું છે કલ્પના પહોંચી શકે નહીં બુદ્ધિ પહોંચી શકે નહીં એવી જગ્યાએ આત્મા રહેલો છે બુદ્ધિ છે થઈ ગયું હોય એવા હોય એ આત્માને પહોંચી શકે બુદ્ધિ ની જરૂર નથી બુદ્ધિ છે તે દેખાતી છે બુદ્ધિ છે આત્મા અનુભવ આવતો નથી છે અનુભવમાં થતો આવતો નથી આ સંસારમાં ઉભો થયો બસ બુદ્ધિએ જ આપણને ભેદ પાડ્યા છે કે આ મારું મારું આવી આ પ્રોફિટ નહીં લો ધંધો ઉભો કરનાર બુદ્ધિ છે પ્રોફિટ જોતું હોય તો લોસ ટીચર ભાગે છે વાત નક્કી થઈએ ને જ્ઞાન તેવું પ્રોફિટ લોસ હતું જ્ઞાનમાં ખરાબ સારી વસ્તુ હોતી નથી જ્ઞાન તો એક જ હતું કે ગાળવી નાખી અને આ જ્ઞાન એવું ના કહે કે વિનાશી ના બે ભાગ છે આ સારું ખોટું એવું જ્ઞાન ના દેખાય બુદ્ધિ દેખાડે એને વિનાશી ના બે ભાગ કર્યા સારું ને ખોટું સારું કહ્યું તેથી રાગ ઉત્પન્ન થયો ખોટું કર્યું એટલે દ્વેષ બંધન થયો અને એમ કહ્યું સર માર માર્યો બીજા લોકો માર્યો કે એ મારતો પરંપરાથી ચાલુ આવે છે પરંપરાથી એમ ચાલુ જ કરે છે કોઈ પૂછતું નથી કે રસ્તો ભાઈ આ છે બીજો છે મનુષ્યના રૂપાથી ચિંતાઓ કેમ એટલે દુઃખ કેમ અતિ ઉપાધિ કેમ બધા બધા લોકો શાંતિમાં છે જાનવરો પણ શાંતિમાં છે પણ આ લોકોની ચિંતા પાર કરે છે કારણ કે કોઈ સમાજ એવું બંધારણ બધી બુદ્ધિ થી કે સમાજ ટોચ ઉપર જાય ત્યારે આનંદ ફોરેજ જતો ઉત્પન્ન થાય અને ડાઉન જાય ત્યારે ચિંતાનો એટલે ચડ ઉતર નાખી આ લોકોએ જ્ઞાન ચડ ઉતર લાગતું નથી ત્યારે તમારા રાખે છે એટલે આ શ્વાસ ચડ ઉતર કરવા તેની આ ઉપાધિ છે અને ચિંતાઓથી બીજું બાપ ધ્યાન થાય રોજ ધ્યાન થાય એટલે આ બધી અધોગતિઓનું કારણ છે ધર્મ ધ્યાનનું કારણ દેવ ગતિ ને મનુષ્ય ગતિ છે એટલે બધું જાઓ અને આપણે જ ઉભાજું કરેલું છે આ બધું અને તે આપણે અમારા નિમિત્ત છીએ આપણે કઈ કરતા નથી કરતા તો જગતનું કોઈ હતો નહીં છે નહીં થશે નહીં નૈમિતિક રૂપે કરતા છે નૈમિતિક રૂપે કદાચ પ્રાણીઓને ક્રિયાશીલ ગતિને એ લોકોને ચિંતા નથી કહીએ છીએ આપણે એમને ખવડાવવાની છોકરાઓને એમના બચ્ચાઓને પાળા પોષવાની ચિંતા એવું નહી એ ચિંતા ના કહેવાય એમનું મન લિમિટેડ હોય લિમિટેડ મન લિમિટેડ બુદ્ધિ અને લિમિટેડ ને લિમિટેડ અહંકાર અને આપણું અનલિમિટેડ હોય એટલે એને ચિંતા કેટલી થાય એ ચિંતા ગણાય નહીં ચિંતા અહંકાર હોય એ અહંકાર કરે નહીં કોદાળી સિંહ હોય તો પણ નહીં સિંહ હોય તો પણ નહીં સિંહ સિંહ સિંહ વાઘ તો પણ અહંકાર હોય નહીં એ તો ભમેડા ફર્યા કરે પ્રકૃતિ જેમ ચાલે છે કે બેસી હિંસા કરે તો એને દોષ જયારે લાગે નહીં એનું ફળ ભોગવવું પડે નવા કર્મ ના બંધાય પણ જૂનું કર્મ એને ભોગવવું પડે કરવું એટલે દાદા આપણે મનુષ્ય ગતિમાં જ આ કર્મો ભોગવવાના બાકી બીજી કોઈ યોનિમાં કર્મ નહીં ભોગવવાના ખાલી કર્મો ભોગવવા જ જવાનું પેલામાં ચાર્જ અમાર ચાર્જ બી થાય પેલામાં ના થાય પેલા અહીંયા પૂરણ અહિયાં થાય પુરાણ ને ગલન અહીંયા પુરાણ અહીંયા થાય ત્યાં ત્યાં બધું ગલન થાય તેઓ પૂરણ કરી શકે માં દેવગત સેફ છે એને શું પૂરણ ત્યારે એ એ બેંક બેંક નું એકાઉન્ટ ભોગવવા ગયા જે ધમે રકમ થયેલી હતી એ ભોગવવા ગયા એ ધમે રકમ પૂરી થઈ ભોગવી જશે બધા આ ડેબિટ ચૂકવવા એ ડેબિટ થવું જોઈએ નહીં ને ક્રેડિટ ડેબિટ ભૂત વાળાનું કારખાનું આ મનુષ્ય સવાલ તમારે થોડો પ્રશ્ન થી જીવ નું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કા થતી નથી અને તે શું કરવાની કરવાથી થાય એક જ વાક્ય શું કરવાનું પ્રશ્ન છે પ્રશ્ન છે અન્નતા નું ચિંતામાં અનંતકાળથી જીવનું પરિક્રમણ થયા છે અનંત ભટક્યા ગયા છે પરિક્રમણ એ સાહિત્યકારનો શબ્દો ને પણ પરિક્રમણ આપણે યથાર્થ સમજાય નહીં એટલે આપણે આપણી ભાષા વાત કરીએ ને તો થી જીવ ભટાય ભટાય ભટાય ભટાય ભટાય ભટાય કર્યા કરે પરિક્રમણ આપણને અસર ના કરે અને ભટક કરી દે થાય પરિભ્રમણ થયું છે કે ભટક ભટક અનંત અવતારથી ભટક ભટક કર્યા તો બે કલાક ભટકી આવ્યો હોય માતા મળે નહીં ક્યાં ભટકાયો હતો તો ઉપાધિ થાય છે અનંત અવતારથી ભટકે ભટક કર્યા કરે છે બીજો કોઈ ઉપાય જ નથી આ વર્ગમાં એ જ્ઞાની પુરુષ જેના બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય એક જ્ઞાની પુરુષ પોતે ભટકવાથી મુક્ત થયા છે અને એ આપણને ભટકવાથી મુક્ત કરે બીજો કોઈ ઉપાય છે નહીં એટલે એમને પોતે ઉપાયનો જવાબ ના લખવો પણ એ લખ્યું કે આ વાક્યમાં અનંત સમયેલો છે અને એ વાક્યમાં રહેલી ચિંતના કર્યા વિના રહેલી ચિંતા તેને માટે દ્રઢ થઈ ઝુગડા વિના માર્ગ નિશાન પણ આવતો પણ એના માટે જોવું પડે ભટક પડે કેમ થાય છે એ બધું વિચારવું પડે ખૂબ વિચાર વિચાર બિચારા સમજાય નહીં કે સાચી કામ થાય છે એટલે તમારે એ શોધાવું છે ત્યાર પછી બીજું જાણવાનું શોધાય જ કે છે પણ આપણે સારી અનંત કાઠી ભટકવા જે જેના જ્ઞાની છે જેના બુદ્ધિ કળા થઈ ગઈ છે એવા જ્ઞાની હોય તો એનું ભટકવાનું બંધ થઈ ગયું આપણે ભટકવાનું બંધ કરી આપે અને ભટકવાનું બંધ ના કરે તે જ્ઞાની બેદરી જ્ઞાની ના કહેવાય કોઈ શાસ્ત્ર જ્ઞાની હોય કોઈ શબ્દથી જ્ઞાની હોય જો પોતે જાણતા હોય બીજાને જણાવી શકે નહીં એવી સ્થિતિ હોય અને જે બીજી ગણાય તે બીજાને હું પાર આવે અને આ તો અક્રમ વિજ્ઞાન છે જત પાર એનો પાર આવી ગયો પછી ઉકેલ દિવાળો જાય જાય તો બીજું પૂછવાનું છે આગળ વાત કરું પૂછવાનું કહ્યું પડે રહેવું પડે એ પડે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ જીવને બે મોટા બંધન છે મુનિ પડે રહેવું પડે મુનિ પણ એવા જિજ્ઞાસુ જીવને બે મોટા બંધન છે એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ આ બે બંધન લઈને ભટેક ભટેક કરે છે આ બે બંધન ના હોય તો ભટેક ભટેક ના કરે અને સમજાવો સ્વચ્છંદ એટલે શું સમજાવો સ્વચ્છંદ એટલે પોતાને ના પડે પહેણે પોતાને ના પડે ઘર ચલાવે પોતાને ના પડે નોકરી કરે સમજે કાયદેસર નહીં પોતાનું દાપણ ફવાડે કાયદા જાણતો હોય પણ પોતાનું પણ દાપણ મૂકે પોતાના દાપણ પોતાની બુદ્ધિ પોતાની બુદ્ધિ સાચી માની બધું કર્યા કરે સમજે એ સજન કહેવાય એ સજનથી આ સંસાર ઉભો રહ્યો છે રોકે જીવ સજન તો પામે અવશ્ય મો આ મનુષ્ય બધા સ્વતંત્ર કે તો અવશ્ય મોક્ષ પામે કે શ્રીમદ રાજનગર કે શું લખે છે રોકે છે જીવ સ્વતંત્ર થતો પામી અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે બાકી જીવ નિર્દોષ જેને રાજનગરના એવા ભગવાને એને કહ્યું કે ઘણા લોકો પામી ગયા પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વતંત્ર તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય પોતે જાતે સ્વતંત્ર જાય તો પોતે ડબમણો થઈ જાય પોતાનું દાપણ ના જાય મારી આજ્ઞામાં તમે નિરંતર રહો એટલે તમારો સ્વતંત્ર અમર રહ્યો નહીં થોડું થોડું તમે ગેરસર તમે સ્વતંત્ર કર્યા કરો પણ છેવટે મારી આજ્ઞામાં જ આવવાનું ને એ તો આજ્ઞા એટલે સ્વતંત્ર અમે બસ સ્વતંત્ર એટલે શું કે ચોપડીઓમાંથી દવા દવા જોઈ અને પોતે દવા બધી લાવી અને જાતે બનાવી પી જવી એમ નામ સ્વતંત્ર જે કઈ આવો પ્રિસ્ક્રિપ્શન પી જાય છું <laughs> વાયુ જોખમ ખબર નથી એના કાયમ ની મારી નાખે ના તો પેલું જે કરતા મારે મારે તો અનંત હતા મારી નાખે પ્રતિબંધ પ્રતિબંધ પ્રતિબંધ સમજાવતા પ્રતિબંધ એટલે શું કે આપણે રાજુભાઈ હસમુખભાઈ કે કે અમુક જગ્યાએ બહુ સરસ જોવા જેવી છે આમ છે તેમ છે એટલે આપણે જઈએ જયારે જોઈ નથી તો બધી વળગી નથી જોઈએ એટલે મને એમ થાય કે અહીંયા આવવા જવું છે તારી પ્રતિબંધ છે બધું વસ્તુ તો આ જોવા જ છે અને શરીર બધા નથી તમારે ત્યાં પ્રતિબંધ થયા જ કરે માણસ બધા જૂના છૂટતા જાય નવા પ્રતિબંધ થયા જ કરે હવે તમે પ્રતિબંધ ના થાય સ્વતંત્ર પ્રતિબંધ બે ઉડી ગયા તમે વસ્તુ વધે નહીં તમે સંભાવ નિકાલ કરી નાખો શું કરો સંભાવે નિકાલ વાંધે નહીં જગ્યામાં જ કે વિચારમાં પણ એવું બધા બધામાં આ તો અમારી આજ્ઞા આવી ને તમારી ગેરંટી થઈ ગઈ અમારી ગેરંટી ગેરંટી ગેરંટી મોક્ષે જવાની એક ક્ષેત્રમાં આવી એક ક્ષેત્ર તમને ફુવાય નહીં તમારી લાઈટ બંધ થઈ ગઈ જગત આખું આટલું જ અમે ધ્યાન વાળું હોય ત્યાં મહાવીર ક્ષેત્ર માં આટલે ચૌથી ધ્યાન કરા એમ બધે જોવા જાવ તો આમ વાર કકડાટ ત્યાં ફક્ત ફેરો એટલો કે ત્યાં ત્યાં છ થવાનો ચાલે છે નહીં પાંચમો ચાલે એટલે આપણે પછી માવી નાખો તો જે જેવું હતું હિન્દુસ્તાન આપણા દેશમાં એવું ત્યાં છે અને અત્યારે અહીંયા પાંચમા આવ્યા તો અહીંયા આગળ મન મનમાં વિચારે જુદું ચતુર્વેદ મનમાં વિચારતો હોય જુદી જાતનો મોડે બોલતો હોય જુદી જાતનો અને વર્તનમાં રાખતો હોય જુદી જાતનું કઈ જુદું હોય કરવું મનમાં વિચારે અરે એવું જ મોડે બોલે ને એવું વર્તન કરે તો ક્રમિક માર્ગ ચાલુ સપ્તમી પાઠ અત્યારે બંધ થઈ ગયા તેઓ એટલે આટલા મોડું થયું છે એવું મન વચ્ચે કાંઈ રહેતી નથી તમારા સંયમ છે ને પાસે મળ્યો પછી બહાર બૈરીઓ છોડ્યો છોકરા છોડ્યો એમાં સંયમ નથી જે કરણ કૂતરાય છે પરિણામ કરણ આપણે ભણે રહે છે પ્રતિબંધ સમજ્યા પ્રતિબંધ વસ્તુ અમે કે ભાઈ આ જગ્યા અહીંયા રૂબરૂ આવી ગઈ અહીં નિરંતર અપ્રતિબદ્ધ પડેલું છે અપ્રતિબદ્ધ પડે પ્રતિબદ્ધ કરનારી વસ્તુ હોય પણ એમને બાધે નહીં લોકોને પહોંચી દે તમને પહોંચે નહીં પણ દાદા આ દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ને ભાવ એ ચાર વસ્તુ ભેગી થાય તો તો એ જ્ઞાની પુરુષ નો ભેટો થાય ને હા તો જ ભેટો થાય તો જ ભેટો થાય પણ આ પ્રતિબદ્ધ તમને હોવું તમને બાંધે નહીં કેટલા અવતાર જ્ઞાની ભેટો થયો હોય છતાં છતાં મોક્ષ ન મળે એવી કેવી પરિસ્થિતિ એમાં કેવો પ્રતિબંધ થયો હોય સ્વચ્છંદતા રહ્યા રહ્યા જ કરે એવું ખરું એટલે જ્ઞાન ના લીધું હોય પણ ના લીધે ના લીધે એટલે સતત જ બદલાવી જોઈએ દ્રષ્ટિ પણ દાદા મોક્ષ લેવા માટે જ્ઞાન ની આમ જરૂરત છે એટલે લેવું જ પડે મોક્ષ પુરુષ હોય તો પોતે પોતાના વિશે કરે કરે ક્યારેય પણ કોઈ દાડો કરે નહીં દવાનો દાખલો ના આપ્યો એ તો ખબર પડી દવાનું વાંચ્યું હતું ને અનંતકાળ થી અનંતકાળ અનંતકાળ સુધી જીવ નીચ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાની પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાની ની આજ્ઞાનો આરાધક અંત મુહૂર્ત માં પણ કેવળ ના પામે એટલે અનંત કાળો થી પરિશ્રમ કરે બીજું સંદેશ છતન દે પછી પોતે બધા એ પછી ગમે તે ગમે તેવો જીવ હોય તો પામે નહીં પણ અંત સમયે જ્ઞાની નું નહીં અંત સમયે જ્ઞાની પણ મળવા જ જોઈએ દ્રષ્ટિ બદલાવી જોઈએ આ જે ભૌતિક દ્રષ્ટિ છે એ ભૌતિક દ્રષ્ટિમાં સુખ છે એવું માની બેઠો છે ભૌતિકમાં એ દ્રષ્ટિ આખી ઊંડી જેવી છે આત્મામાં સુખ છે એવી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ છે હોય તે જ્ઞાની પુરુષ એ ને ના મળે તો મોક્ષ થાય ઉત્પન્ન છે કે જ્ઞાની ને મળ્યા વગર એવી દ્રષ્ટિ ઉત્પન્ન થાય તમે જે જ્ઞાની માનો છો મને એ જ્ઞાની આપણે સૌ સંઘની માન્યતામાં ભેદ હોય છે સમજ પડી હા ત્યાં મૂકી એ હોય ફરક છે શું ફરક હોય એ તો મેં આ તો ખાલી વાત કરી એ તો એ તો નથી ખબર આપ કહો શું કે છે એ કે છે મેં એ એ નથી ખબર નબર શું કહેવા માંગે છે જ્ઞાની એવું કેવું કે મને જ્ઞાની મળ્યા એવું જે કે તો એ તેનાની પોતાની દ્રષ્ટિ એને જ્ઞાની માનેલા હોય હવે દરેક ની એમાં માન્યતા જુદી જુદી હોય એટલે એ જ્ઞાની ખરેખર જ્ઞાની છે કે નહીં એથી ખબર પડે જ્ઞાની તેનું નામ કહેવાય આ બેંક કોને કહેવાય આપણે ચેક પર એક રોકડા રૂપિયા આપે તે તો કહેવાય ઉધાર ના હોય એનું નામ બેંક કહેવાય જ્ઞાની નું નામ કહેવાય કે ઉધાર ના બધું રોકડું હોય જ્યાં ઉધાર હોય ત્યાં ઉધારી આપણું કલ્યાણ થાય નહીં મારા મને જ્ઞાની કૃપાળું શ્રીમદ રાજચંદ્ર છે કૃપાળુ કૃપાળુ અને એ રોકડું આપે છે

ક્યાં સુધી લોકો પર આપતા હતા કે જેમાં હાજર હોય ત્યાં સુધી આપતા ત્યાં સુધી હાજર ત્યાં સુધી